સાચો બ્રહ્મ સંબંધ આ બ્રહ્મ સંબંધ કરાવે છે એ શું છે બ્રહ્મ રસ ઝરે ત્યારે લગ્ની લાગે ને ત્યારે બ્રહ્મ સંબંધ થાય પોતાનું સ્વરૂપ સમજાય તે ખરો બ્રહ્મ સંબંધ થયો કહેવાય એક ક્ષણ પણ સ્વરૂપ ભૂલાય નહીં તે બ્રહ્મ સંબંધ પછી એ કોઈ ચિંતા ના થાય આ અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમને શુદ્ધાત્માનું નિરંતર લક્ષ્ય રહે છે તે તમો ખરો બ્રહ્મ સંબંધ પામ્યા કહેવાય બાકી કંઠી તો સામાન્ય મર્યાદા કહેવાય આજે ખરો બ્રહ્મ સંબંધ એકોએ માર્ગમાં રહ્યો જ નથી અરે જેના પોતાના જ બ્રહ્મ સંબંધનું ઠેકાણું ના હોય એ બીજાનો બ્રહ્મ સંબંધ શી રીતે કરાવી શકે વલ્લભાચાર્ય તો વેદાંત માર્ગને સુંદર પુષ્ટિ આપેલી વલ્લભાચાર્યના વખતમાં કેવા આચાર હતા કે લોકો મહારાજના દર્શન કરે અને મહારાજ લોકોના શુદ્ધાત્માના દર્શન કરે આ તો કાળની વિચિત્રતાને લીધે બધો ફેરફાર થઈ ગયો છે આ જો મહારાજ સાહેબના લોકો દર્શન કરે ને સામે મહારાજ જો લોકોના આત્માના દર્શન ના કરે તો મહારાજ પોતે લૂંટાઈ જાય હવે આ વાત કોને સમજાય હવે કાળ પૂરો થવા આવ્યો છે હવે બધા જ રિલેટિવ ધર્મો ટોપ ઉપર આવશે અમે બધા જ અપસેટ થઈ ગયેલા રિલેટિવ ધર્મોને ફરીથી અપસેટ કરી નાખીશું એટલે શું સેટઅપ થઈ જશે